એ આવો આવો મારા નાના મોટા બાલ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમરેલીમાં બેઠા બેઠા વિશાખા વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ વિશાખ દત્ત પણ છે ઓહો તમારા નામ તો બહુ સરસ છે ને ભાઈ સાંભળો સાંભળો વિશાખા બેન વિશાખ દત્તભાઈ આજે હું તમને બધા ભૂલકાઓને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આહા જીવરામ જોશીની આ વાર્તા છે હો અને વાર્તાનું નામ છે સાચી ઇજ્જત આબરૂ એક હતો શેઠ મોટો વેપારી ગણાતો એના જેવો વેપારી એ વખતે કોઈ ન મળે લાખો રૂપિયાનો વેપાર કરે નોકર ચાકરનો પાર નહીં ઘરમાં અઢળક પૈસો ધામ ધોકાર વેપાર ચાલે એનો શેઠ જથ્થાબંધ માલ ખરીદે અને વેચે છે ઘણો નફો મળે છે હો શેઠ દયાળુ પણ એવો જ ગરીબ દુખિયાને આંગણેથી પાછું ન વાળે જેને અનાજ જોઈએ તેને અનાજ આપે કપડાં જોઈએ તેને કપડાં આપે કોઈને કડવું વેણ ન કે ગામ પરગામ એની સારી આબરૂ બંધાઈ ગઈ હતી હો લોકો એને માન આપતા શેઠને ચાર દીકરા ચારેય ભણી ગણીને હોશિયાર થઈ ગયેલા વેપારમાં પણ ઉસ્તાદ ચારે ભાઈ સંપીને રે કામકાજ કરે અને આનંદ કરે શેઠ ઘરડો થયો તેણે ચારેય દીકરાને બોલાવ્યા અને કહ્યું જુઓ બેટા હું હવે ઘરડો થયો છું મોત ક્યારે આવશે એ કહી ન શકાય હવે તો હું સાજો માંદો રહું છું મોટો દીકરો બોલ્યો એમાં તમે શા માટે મૂંઝાઓ છો અમે સારામાં સારા વૈદોને બોલાવીશું તમારી ચાકરી કરીશું તમારો વાળ પણ વાકો નહીં થવા દઈએ શેઠ કે ના એથી હું જીવી નહીં શકું એની મને ચિંતા પણ નથી ચિંતા છે મારા ધનની મારા પૈસાની બીજો છોકરો બોલો એમાં શાની ચિંતા અમે ચારેય ભાઈઓ સરખે ભાગે વેચી લઈશું લડીશું નહીં કે કજિયોય નહીં કરી શેઠ કે ના એ વિશે પણ મને દુઃખ નથી પણ મારે મારું ધન વેડફી નાખવું નથી તમે પાછળથી ધનનો ઉપયોગ કરો ખોટો ઉપયોગ કરો મારા પૈસાનો તો મારી આબરૂ ડૂબી જાય મારી ઇજ્જત જતી રહે બધા છોકરા બોલ્યા તમે કહેશો તેમ અમે કરીશું શેઠ કે મારી દોલતના મારે ભાગ નથી પાડવા એકને જ દોલત આપવી છે છોકરાઓએ પોતાના બાપાની આ વાત કબૂલ રાખી ફરીને શેઠ કે એ માટે તમારે પરીક્ષા આપવી પડશે જે પાસ થશે તેને દોલત મળશે ભલે ભાઈ ભલે છોકરાઓને કોઈ વાતની ના નહોતી શેઠે હવે ખુલાસો કરતા કહ્યું તમે ચારેય જુદા જુદા દેશમાં જાઓ ત્યાં એક વર્ષ રહો ત્યાં રહીને એવું કંઈ કામ કરો કે લોકોમાં તમારી આબરૂ વધે જેની આબરૂ સૌથી સારી હશે તેને મારી દોલત આપીશ છોકરાઓ ડાયા હતા કબૂલ થયા એક દિવસે ચારેય છોકરાઓ ચાલી નીકળ્યા ચારેય જુદી જુદી દિશાએ ગયા મોટો છોકરો પૂર્વ દિશામાં ગયો તેણે એક મોટા શહેરમાં દુકાન ખોલી મોટો વેપાર શરૂ કર્યો પૈસા પણ સારા કમાવા લાગ્યો પૈસાદાર તરીકે એની આબરૂ ખૂબ ફેલાયો શહેરના મોટા મોટા અમલદારો અને શેઠિયાઓ સાથે દોસ્તી થઈ તેમને ભોજન માટે નિમંત્રણ આપે સંગીતના જલસા ગોઠવે એથી એનું નામ ખૂબ જાણીતું થઈ ગયું ભાઈ બીજો છોકરો ઉત્તર દિશામાં ગયો તે એક રાજા પાસે ગયો અને પોતાની હકીકત કહીને નોકરી માગી રાજાએ તેને નાની નોકરી આપી એ ઘણો હોશિયાર હતો હોશિયારી અને મહેનતથી રાજાને ખુશ કરી દીધો વધતા વધતા રાજાનો વડો વજીર બની ગયો હો સૌથી મોટો વજીર એથી એનું એ નામ આખા દેશમાં જાણીતું થઈ ગયું ત્રીજો છોકરો દક્ષિણ દિશામાં ગયો તેણે એક શહેરમાં જમીન ખરીદી સારા સારા કારીગરોને બોલાવ્યા એક મંદિર બંધાવવા માંડ્યું ખૂબ પૈસા ખર્ચીને મોટું મંદિર બંધાયું મંદિર ઘણું જ સુંદર થયું લોકોમાં એથી એનું નામ ભક્ત તરીકે જાણીતું થઈ ગયું ભાઈ હજારો લોકો મંદિરમાં દર્શન કરવા આવવા લાગ્યા બધા શેઠના એ છોકરાના વખાણ કરવા લાગ્યા સૌથી નાનો છોકરો પશ્ચિમ દિશામાં ગયો તેણે સાવકારી ઠાઠ બધો ફેંકી દીધો કિંમતી કપડાં કાઢી નાખ્યા સાદા કપડાં પહેર્યા કેટલીક દવાઓ ખરીદી એક પેટીમાં દવાઓ ભરી એક મોટી જોડી લીધી એમાં ચણા અને ગોળ ભર્યા નાના મોટા કપડાં સીવડાવીને એક પોટલું બાંધ્યું પછી એણે તો આખા ગામમાં ફરવાનું શરૂ કર્યું સૂરજ ઉગે ત્યારથી તે આથમતા સુધી ગામમાં ફરે તો શેરીએ શેરીએ જાય કોઈ માંદું હોય તેને દવા આપે કોઈ ભૂખ્યું હોય તેને ચણા અને ગોળ આપે કોઈની પાસે કપડાં ન હોય તો કપડાં આપે જે કોઈ દુખી હોય તેને મદદ કરે એમ કરતા કરતા ઉનાળો આવ્યો એટલે એણે એક પરબ માંડી પાણીની સવારે ગામમાં ફરે અને બપોરે પરબે બેસે તરસ્યાને પાણી પાય કોઈની પાસેથી પાય પૈસો ન લે પ્રેમથી બધાની સેવા કરે એક વર્ષમાં તો તેણે હજારો દુખિયા લોકોને મદદ કરી કેટલાય ગામડામાં રખડીને લોકોની સેવા બજાવી એથી એનું નામ ખૂબ જાણીતું થઈ ગયું ભાઈ લોકો એને દયાળુ દાતા કહેવા લાગ્યા હો વિશાખ દત્તભાઈ પછી તો એક વર્ષ પૂરું થયું દરમિયાન વાણિયા શેઠની તબિયત કઈક સુધરી હતી એટલે એ તો પૂર્વ દિશામાં ગયા મોટા છોકરા પાસે જઈને જોયું તો એ તો મોટો વેપારી બની ગયો છે એનું નામ મોટા શેઠ તરીકે ખૂબ વખણાય છે શેઠે તો એ જોઈને ડોકું ધૂણાયું બીજા છોકરા પાસે ગયો એ તો દીવાન બન્યો છે લોકો એનું નામ સાંભળીને પાઘડી ઉતારે છે એને માન આપે છે શેઠ ડોકું ધૂણાવીને ત્યાંથી પણ આગળ ચાલ્યો ત્રીજા છોકરા પાસે ગયો એનું નામ તો બધા લોકો જાણે છે એણે બંધાવેલું મંદિર ખૂબ પ્રસિદ્ધ થયું છે જાણીતું બન્યું છે લોકો એને ભક્ત ગણે છે શેઠ ત્યાંથી પણ આગળ ચાલ્યો નાના છોકરા પાસે આવ્યો એનું નામ તો ગામડે ગામડે ને શહેરમાં જાણીતું જે તેનું નામ સાંભળે તે આશીર્વાદ દે એ તો દુખિયાનો બેલી છે ભગવાનનો માણસ છે એમ બધા કહે છે હો ચારેય દીકરાઓને લઈને શેઠ તો ઘેર પાછા આવ્યા મોટો જાણે કે મારી તો શેઠ તરીકે ખૂબ આબરૂ વધી છે મને જ દોલત મળશે બીજો જાણે કે હું તો રાજાનો દીવાન બન્યો છું મારી તો ખૂબ આબરૂ મને જ દોલત મળશે ત્રીજો જાણે કે દોલત તો મને જ મળશે હું તો ભક્ત ગણાયો મેં કેવું દેવ મંદિર બંધાયું લોકોને ભક્ત બનાવ્યા નાનાને મનમાં કાંઈ ન મળે એ તો દોલત મળે તોય ઠીક અને ન મળે તોય ઠીક એમ જ માને છે શેઠે ચારેય દીકરાને બોલાવ્યા પછી બોલો જુઓ મોટાએ વેપારી બનીને દોલત મેળવી એમાં કાંઈ આબરૂ નથી મરી જાય એટલે એને કોઈ યાદ નથી કરતું માટે મારી દોલત નહીં મળે મોટાનું મો નાનું થઈ ગયું પછી કે બીજો રાજાનો દીવાન બન્યો એથી લોકોમાં જાણીતો થયો પણ એ કાંઈ સાચી આબરૂ ન કહેવાય દીવાનને પાછળથી તો લોકો ગાળો જ દેતા હોય સત્તા આવવાથી કંઈ સાચી આબરું નથી મળતી માટે એને મારી દોલત નહીં મળે બીજાનું મોં પડી ગયું શેઠ બોલો પૈસા ખર્ચીને દેવ મંદિર બંધાયું એથી લોકો એ બંધાવનારનું નામ જાણ્યું પણ એ મંદિરથી લોકોને કંઈ ફાયદો ન થયો લોકો તો બીજે મંદિરે પણ જતા હતા અને તે વિના અટકી ન પડત થોડા વખત પછી એનું નામ લોકો ભૂલી જવાના માટે એને મારી દોલત નહીં મળે એટલે બિચારો બાપડો ઝાંખો પડી ગયો છેવટે શેઠ બોલો સાચી આબરૂ તો આ નાના છોકરાએ મેળવી છે એણે લોકોની સેવા કરી એણે અને દુઃખ ભાંગ્યા એનું નામ તો લોકોના દિલમાં લખાઈ ગયું પ્રેમથી લોકો યાદ કરે છે તેમ ત્રણેય તો પૈસાથી અને સત્તાથી સત્તાથી આબરૂ મેળવી પૈસા ન હોય અને સત્તા પણ ન હોય ત્યારે આબરૂ પણ ન હોય સેવા કરીને મેળવેલી આબરૂનો નાશ નથી થતો નાનો છોકરો મરી જાય તો પણ એનું નામ બધા યાદ રાખવાના માટે મારી દોલત નાનાને આપું છું નાનો છોકરો ઊભો થયો તેણે પિતાજીના પગમાં માથું મૂક્યું હાથ જોડીને કહ્યું પિતાજી મારે બધી દોલત નથી જોઈતી અમને ચારે ભાઈઓને સરખે ભાગે વહેંચી આપો શેઠ તો બોલા ધન્ય છે દીકરા તને ધન્ય છે તો ભાઈ આવી આ વાર્તા હતી તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો